એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા વિશાખભાઈ વાર્તા સાંભળે છે આવો આવો વિશાખભાઈ અને આમ વીંછિયાના નાના માત્ર ગામમાં બેઠા બેઠા હાર્દિક જય વૈશાલી અને ધર્મેશ પણ વાર્તા સાંભળે છે આવો આવો હાર્દિકભાઈ જયભાઈ વૈશાલી બેન ધર્મેશ ભાઈ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ કાન દઈને સાંભળજો અને બીજા તમારા ભાઈબંધ ને બેનપણીઓને કહેજો પાછા આ વાર્તા હો રમણલાલ સોનીની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે ચટકચન ચટણી પાટણપુર ગામના ભાખરિયા તળાવને કાંઠે દેડકાઓની એક નગરી હતી તેમાં જાણીતા ચટણી કુળમાં ચટકચન ચટણી નામે એક જુવાન દેડકો રહેતો હતો આ મા બાપનો એકનો એક દીકરો એટલે એ તો ખૂબ લાડમાં ઉછરો હતો ભાઈ પેલી ફૂલણજી દેડકીની વાત તમે સાંભળી છે ને એ ફૂલણજી દેડકી આપણા ચટકચન ચટણીની ફૈબા થાય ફૈબા આ ચટકચંદ કંઈ કામ ધંધો કરે નહીં અને રખડું ભાઈબંધો ભેગો ભટક્યા કરે જેની તેની સાથે ઝઘડા કરે એટલે એના બાપા કોઈ વાર એને ઠપકો આપતા તો ચટકચંદ આ ફૂલણજી ફૈબાને ઘેર ભાગી જતો બોલો ત્યાં ફૈબા એનું ઉપરાણું લઈને એના બાપને વઢી નાખતી એક વાર ચટક ચંદે તળાવ કાંઠે બકરીને ચોરતી જોઈ કંઈ પણ કારણ વગર એણે ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ કરી કૂદીને બકરીના નાક પર લાત મારી બકરી ડાઈ એટલે કાંઈ બોલી નહીં ત્યાંથી ચાલી ગઈ ચટકચંદ કે હું કેવો બહાદુર છું બધા મારાથી બીએ છે થોડા દિવસ પછી એક ગધેડો ચરતો ચરતો ત્યાં આવ્યો હો એને બીવડાવી કાઢવા ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ કરતો ચટકચંદ તો પાછળ પડ્યો ગધેડો કાંઈ બોલ્યો નહીં પણ એના પાછલા પગથી એણે શી ખબર શી ચાલાકી કરી કે ચટકચંદ દેડકો ઉછળીને તળાવમાં જઈ પડ્યો બફાંગ કરતો પાણીમાં પડ્યો એટલે બચી ગયો જમીન પર પડ્યો હોત તો મરી ગયો હોત વિશાખભાઈ આમ દિવસે દિવસે ચટકચંદનું તોફાન વધતું જતું હતું બાપે વિચાર કર્યો કે એને પરણાવી દઉં તો એ ડાયો થઈ જશે એમણે એના માટે કન્યા શોધી કાઢ્યો આ દેડકાભાઈ માટે ચટકચંદ કે હું કન્યાની પરીક્ષા કરી જાઉં પછી વાત લો બોલો કન્યાની પરીક્ષા કરવા એ થનાર સસરાને ઘેર ગયો સસરા ઊંચી હવેલીવાળા કહેવાતા હતા ત્યાં ચટકચંદને ખૂબ માનપાન મળ્યા સાંજે ચટકચંદ સસરાના બગીચામાં ફરવા નીકળ્યો ડ્રાઉ ડ્રાઉ ડ્રાવ ડ્રાઉ કરતો સાથે એને પરણવાવાળી દેડકી પણ હતી પાણીમાં ફરતા ફરતા ચટકચંદે એક જગ્યાએ બે ઊંચા થાંભલા જોયા ચટકચંદ દેડકો કે વાહ કેવી ફક્કડ સફેદ આરસની થાંભલીઓ છે બાકી આ સાંભળીને દેડકી તો ભયભીત થઈ ગઈ ડરી ગઈ એ તો બોલી મારા બાપાએ મને આવી થાંભલીઓ પાસે જવાની ના કહી છે અહીં તો બધા આવી થાંભલીઓથી ડરે છે ચટકચંદ કે તારા બાપા બીકણ અને અહીંના બધાએ બીકણ મને લાગે છે કે બીવા સિવાય એ લોકોને બીજું કાંઈ આવડતું નથી લો બોલો પોતાનો થનાર પતિ આવો બહાદુર છે એ જોઈને દેડકી તો ગર્વથી બોલી તો આવે વખતે તમે શું કરો ચટક ચંદે ચટ દઈને કહ્યું હું એ થાંભલીઓને પકડીને હિંચકા ખાવ હિંચકા બોલતાની સાથે બે થાંભલીઓને બે હાથે પકડીને એ તો હિંચકા ખાવા લાગ્યો હિંચકો ખાતો જાય અને ગાતો જાય હું પાટણપુરનો પટણી મારું નામ ચટક ચંદ ચટણી હું મોતને મારી કાઢું એવી પક્કી મારી કટણી હું પાટણપુરનો પટણી <laughs> દેડકી તો આ જોઈને એવી ફૂલાય એવી ફૂલાય કે ન પૂછો વાત ઓ ભાઈ એ તો મોહિત થઈ ગઈ આ એને કે ચટણી કુમાર ફરી ગાવો તો મારે તમારું આ ગીત મોઢે કરવું છે ચટણી કુમાર હરખથી ફાટ ફાટ થઈને ફરી ગાવા લાગ્યા હું પાટણપુરનો પટણી મારું નામ ચટકચંદ ચટણી હે હું પાટણપુરનો પટણી મારું નામ ચટકચંદ ચટણી હું મોતને મારી કાઢું એકદમ ચટકચંદ ચટણીના મોંમાંથી કાળી ચીસ નીકળી ગઈ ઓ બાપા રે મેડમ કુમારીની આંખો તો ભયથી ફાટી ગઈ ચટક ચંજન થાંભલ્યો સમજીને હિંચકા ખાતો હતો એ પાણીમાં ઉભેલા બગલાના બે પગ હતા પગ લો બોલો ચટકચંદ બગલાની ચાંચમાં પકડાઈને પાણીમાંથી બહાર ખેંચાઈ ગયો હતો ને હવામાં ટાંટિયા હલાવીને બિચારો તરફડતો હતો થોડીક વાર પછી એ બગલાના મોમાં ગટક દઈને ઓરાઈ ગયો ચટકચંદ ચટણીની જીવન કથા અહીં પૂરી થઈ ભાઈ તો બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો